શ્લોક નંબર પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત સંબંધા તત્ક્રિયા સર્વા ભવંત્યેવ હિ નિર્ગુણા અને નિર્ગુણ કેતા માયાના જે સત્વાધિક ત્રણ ગુણ તેણે રહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે ભગવાન દિવ્યમૂર્તિ છે તેમાં તરછોડવા ત્યાગવા જેવા માયાના કોઈપણ દોષ ગુણ નથી માટે તેમને પ્રાકૃત હે એટલે કે તજી દીધા જેવા ગુણરહિત નિર્ગુણ કહ્યા છે તેમજ તે ભગવાનમાં અપાર કલ્યાણમય સદ્ગુણરૂપ મણિગણની શોભા રહી છે માટે તેમને સગુણ કહ્યા છે ઉપરયુક્ત નિર્ગુણ એવા શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધથી સંબંધાત તદર્થત્વાત ઇત્યર્થ તેમના આ સંબંધ એટલે શું ભગવાનનો સંબંધ થયો એમ નિર્ગુણ એવા આત્મ નિવેદી ભક્ત છે એ ભગવાનના સંબંધથી નિર્ગુણ છે ભગવાનનો ભગવાનનો સંબંધ શું કહેવાય તદર્થતા હોય તદર્થતા એટલે શું બધી ક્રિયા એના અર્થે હોય બધી વસ્તુ બધું એના નકર આપણે કોના અર્થ કરતા હોય દેહને અર્થ દેહને અર્થ થોડુંક જ હોય ને ખાવું પીવું બીજા ક્યાં ભગવાન છે માન મોટાય એ બધું ભગવાનને અર્થે ન કરે ભગવાનને અર્થે એટલે શું ભગવાનના સિદ્ધાંત ભગવાનના સિદ્ધાંતોને ભગવાનને રાજી કરે ભગવાનને અર્થે એટલે ભગવાનને રાજી કરવા માટે ભગવાનને રાજી કરવા માટે તો કરે તો નિર્ગુણ કહેવાય નિર્ગુણ નિર્ગુણ એટલે શું માયાના ગુણે રહીત મુક્ત નિર્ગુણ એટલે મુક્ત એમ ભગવાનના સંબંધથી આ મુક્ત કહેવાય આત્મનિવેદી ભક્ત છે એ જીવતા હોય તે મુક્ત કહેવાય ભગવાનનો સંબંધ થાય તો એમ ભગવાનને રાજી કરવા કરે તો મુક્ત એમ અને પોતે રાજી થવા હાટું જ કરે તો બંધ બદ્ધ પછી પછી પોતે રાજી થવા હાટે ગમે એવું મોટું કામ ને સારું કામ કરતો હોય તો બદ્ધ એમ ઉપરયુક્ત નિર્ગુણ એવા શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધથી સંબંધાત તદર્થત્વાત ઇત્યર્થ તેમના સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંતી વહી નિર્ગુણા નિર્ગુણસ્ય હરે સંબંધાત તત્સર્વા ક્રિયા નિર્ગુણા યત તે ભક્તા નિર્ગુણા પ્રોક્તા એટલા માટે તે ભક્તોને મુક્ત માનવા એ ભક્તોને પ્રોક્તા કોને કીધા ભગવાન ભગવાન ભગવાન તો કે તમે કહો કે હું બહુ મુક્ત છું અને બધા હવે માનતા જ હોય ને કે આપણે બધા મુક્ત છીએ પણ શાસ્ત્રો એને એમ કીધા એનો અન્વય કરો જી હું અન્વય થાય શ્લોકનો હરે નિર્ગુણસ્ય હરે નિર્ગુણસ્ય હરે સંબંધાત ક્રિયા સંબંધાત સંબંધાત તત્ક્રિયા નિર્ગુણા ભવંતી નિર્ગુણા ભવંતિ યત યત હરે તે ભક્તા તે ભક્તા નિર્ગુણા પ્રોક્તા નિર્ગુણા પ્રોક્તા નિર્ગુણ એવા ભગવાનની ભગવાનના સંબંધથી સંબંધ એટલે તદર્થ તદર્થત્વમ તદર્થત્વમ એટલે એને રાજી કરવા માટે એમ એટલે શું રાજી રાજી કરવાની એને રાજી કરવા માટે જે કંઈ કરે એ મુક્ત અને એને રાજી કરવા ન કઈ કરે બીજું બધું કરે તો એ બધ ઉપરયુક્ત નિર્ગુણ એવા શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધથી સંબંધાત તદર્થત્વાત ઇત્યર્થ તેમના આત્મનિવેદી ભક્તોની બધી જ ક્રિયાઓ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયની પ્રવૃત્તિઓ નિર્ગુણ ભાવને પામે છે એ પછી ક્યાંક વિચારતો હોય તો એ નિર્ગુણ છે અને કંઈક કર્મ કરતો હોય તો એ નિર્ગુણ છે અને ખાત ભોગ ભોગવતો હોય તો એ નિર્ગુણ છે બધું નિર્ગુણ એટલે મુક્ત છે એને કર્મનું ફળ ન ભોગવવું પડે પછી એને બંધન ન થાય એ મુક્ત એટલે બંધન રહિત પણ ભગવાનને રાજી કરવા માટે કરતો હોય તો એ પોતે કઈ પોતે રાજી થવા માટે કરતો હોય તો નહીં ભગવાનને રાજી કરવા માટે કરતો હોય તો નિર્ગુણ ભગવાનને રાજી ભગવાન રાજી થાય એવું કંઈ કરતો હોય તો નિર્ગુણ પોતાનું બેનિફિટ ક્યાંક ગોઠવી રાખ્યો હોય તો નિર્ગુણ તેમના આત્મનિવેદી ભક્તોની બધી જ ક્રિયાઓ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયની પ્રવૃત્તિઓ નિર્ગુણ ભાવને પામે છે તે ક્રિયાઓ ગુણમય દેખાતી હોવા છતાં ગુણાતીત થઈ જાય છે જે ભક્તો પોતાના આત્માને ભગવાનનો શેષભૂત ત્રિગુણાતીત થઈ ગયો એમ ત્રિગુણાતીત ફિરતતાનું ત્યાગીએ એટલે એ ભગત છે એ ત્રિગુણાતીત થઈ જાય જો એક જ ભગવાનને રાજી કરવાનું ધ્યાન રાખે તો એ ત્રિગુણાતીત જે ભક્તો પોતાના આત્માને ભગવાનનો શેષભૂત કિંકર સાચો સેવકપણે દ્રઢ રીતે માનીને માલિકની પરમાત્માની આરાધના માટે ફક્ત તેમને પ્રસન્ન કરવા માટે પ્રવર્ત્યા છે જે કાંઈ કરે એ બધું નિર્ગુણે જે કાંઈ કરે યુદ્ધ કરે તો કોકને કાપી નાખે તો એ નિર્ગુણ એને બંધન ન થાય ફક્ત તેમને પ્રસન્ન કરવા માટે પ્રવર્ત્યા છે તેમના ઉપ તમામ ઉપકરણોથી તદર્થ તત્પ્રિત્યર્થ જ ચેષ્ટાઓ કરનારા છે તે નિર્ગુણ જ છે અર્થાત તેઓ મુક્ત જ છે મુક્તિ દશામાં પ્રકૃતિનો પ્રભાવ દૂર થતાં તેના ગુણોનો પ્રભાવ પણ દૂર થાય છે જોકે જ્યાં સુધી જીવિત છે પ્રારબ્ધથી જીવિત છે ત્યાં સુધી તો પ્રકૃતિ દૂર થતી નથી તો પણ પ્રકૃતિના ફળરૂપ જન્મબીજનું આધાન થતું નથી તેથી પ્રકૃતિની હાજરીમાં પણ મુક્ત જ ગણાય છે શું કીધું જ્યાં સુધી જીવતા હોય ત્યાંથી સુધી તો પ્રકૃતિથી રહિત ન ગણી શકાય કા પ્રકૃતિના ત્રણ ગુણ તો રહેવાના છે આ શરીર છે એ પ્રકૃતિનું છે જીવતો હોય ત્યાં સુધી શરીર તેને પ્રકૃતિ રહિત કેમ કહેવાય તો પછી મુક્ત કેમ કહેવાય એનું જે પ્રકૃતિનું કાર્ય છે જન્મ મરણનું એનાથી રહિત થઈ જાય છે જન્મ મરણથી રહિત થઈ ગયો એટલે મુક્ત થઈ ગયો એટલે એને જીવન મુક્ત કહેવાય જીવતો હોય તો મુક્ત અને ઓલો પછી મરી ગયા પછી મુક્ત આ જીવતો હોય તો મુક્ત ભગવાનને રાજી કરવા કરે તો લ્યો આ મુક્ત થવામાં એકદમ હેલું કરી દીધું છે પણ પોતાને રાજીપો મૂકે જ નહીં કોઈ વાત એટલે ઢેડાતો જ પોતાને રાજીપો થાય એમ જ કરે તો પણ પ્રકૃતિના ફળરૂપ જન્મબીજનું આધાન થતું નથી તેથી પ્રકૃતિની હાજરીમાં પણ મુક્ત જ ગણાય છે ઉલટું પ્રોક્તા પ્રકર્ષણ ઉદ્ઘોષ્યતે ઉદ્ઘોષ પણ તેઓ કહેવાય છે ઉગતા એમનો લખ્યું પ્રોક્તા એવું લખ્યું એમાં બે માં શું ફેર એવું વિશેષપણે પ્ર વત્તા ઉગતા એટલે પ્રકર્ષણ પ્રોક્તા પ્રોક્તા શાસ્ત્ર પ્રોક્તા પ્રકર્ષણ ઉદ્ઘોષ કર્યો કે ના ના આ તો મુક્ત છે ઓલા બધા જોનારા કે એ તો મુક્ત નથી અમારા જેવો બંધન છે કે ના ના ના એ તો મુક્ત છે ઉદ્ઘોષ કર્યો છે મુક્ત ને તો હંધાય મુક્ત કે પણ આ તો બંધન બંધન વાળો છે તો એને મુક્ત કીધો પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા શાસ્ત્રે તે ભક્તા નિર્ગુણા પ્રોક્તા તેની તેથી પ્રકૃતિની હાજરીમાં પણ મુક્ત જ ગણાય છે ઉલટું પ્રોક્તા પ્રકર્ષેણ ઉદ્ઘોષ્યતે ઉદ્ઘોષ પણ તેઓ કહેવાય છે પ્રકૃતિના સામ્રાજ્યમાં હોવા છતાં પ્રકૃતિ તેને કંઈ કરી શકનાર નથી ઇન્દ્રિયોની વ્યાપૃતિરૂપ હોવા માત્રથી કર્મ બંધનરૂપ બની જતું નથી તેમાં લોક પરલોકનો પ્રાકૃતિક સ્વાર્થ આવે ત્યારે જ તે બંધક બને છે આ ભક્તની તો તમામ ક્રિયા પ્રકૃતિના ગુણશૂન્ય હે પ્રત્યનિક એવા પરમાત્માને સંબંધિત છે પરમાત્માના અર્થે પ્રકૃતિના ગુણ શૂન્ય થવું એને મુક્તિ કહેવાય અને પરમાત્માના સિદ્ધાંત પ્રમાણે કરવું એને મુક્તિથી ને એક ડગલું આગળ કહેવાય તો આ તો કેમ કરે છે આ તો પરમાત્માની રાજી કરવા માટે કરે છે એટલે એને મુક્ત કરતા આગળ કહેવાય આગળ એક દી આવ્યું હતું કે નહીં બોલું માયાના બંધનથી મુક્ત થઈ જાય તો એનું શું કે આપણે દ્રષ્ટાંત દીધું હોતે રેઢિયાર રેઢિયાર રેઢિયાર ગાય આત્મનિવેદન રેઢિયાર બળદિયો અને રેઢિયાર ઓલો ધણિયા તો બળદિયો લોટકા ક્યાં હોય ફરતા હોય કોકને માથું મારે પાડે કોણ કે રેઢિયાર હોય કે ઓલા નાથવાળા હોય રેઢિયાર પાડી દે ઓલા મુક્ત થઈ ગયા એટલે કેવા કેવાય મુક્ત એટલે બાંધો તેને છોડી મૂકે એટલે રેઢિયાર બંધાણો હોય અને એને છોડી મૂકે તો રેઢિયાર રેઢિયાર થઈ ગયો પછી એને બાંધવાનું ન હોય ને એ રેઢિયાર નું ધાર્યું કરે તો ધણિયા કહેવાય એટલે એમાં એટલો ફેર પ્રકૃતિથી મુકાઈ ગયો હોય તો મુક્ત અને ભગવાનથી બંધાઈ ગયો હોય તો એનાથી નહીં એક ડગલો આગળ એનાથી નહીં એક ડગલો મુક્તથી નહીં આગળ પ્રકૃતિથી મુકાઈ ગયો એટલે હું ભગવાનનું ધાર્યું એને કેટલું કર્યું ભગવાનનું ધાર્યું કેટલું કર્યું ભગવાનને રાજી કરવા માટે કેટલું કર્યું ભાઈ એટલે જો ભગવાનનું ધાર્યું ન કરે તો એ તો મુકાઈ ગયો તો રામધણનો બળદ છે રેડિયર બળદ છે રામધણના બળદને કોઈ આમ આંગળી ન ચીંધી તો ત્યાંથી દોડે એને શીંગડે ઉલાળે એટલે મુક્તને બહુ વતાવાય નહીં આ તો મુક્ત કરતા આગળ છે એટલે કીધું પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા ખાલી ઉગતાસ્તે નિર્ગુણા ભક્તા એમ નહીં પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા એ નિર્ગુણ કરતા મુક્ત કરતા થોડાક આગળ કીધા છે ભગવાનનું ધાર્યું કરે તો પોતાનું ધાર્યું કરી રાખે તો રેઢિયા મુક્ત તો થઈ ગયો છે રેઢિયા થઈ ગયો જેમ તેને શીંગડે ઉલાળે જો હાપેટમાં આવ્યો હોય તો કોઈ ભાટા લઈને ઊભું હોય તો પછી સાનવાનો રે પણ ભાટા લઈને ન ઊભો હોય કોઈ રામધાણી હોય રામધણને કોઈક જો એવું લાગે ભાટા લઈને આવ્યા છે તો ભાગે તો આમ બા નથી કોઈ એમ કે ભાઠો નથી તો આને ઉલાડે રામધણના બળદ જોયા છે કે નહીં સાંભળ્યા છે જોયા છે નજીક જઈને જોયા આ ભક્તની તો તમામ ક્રિયા પ્રકૃતિના ગુણ શૂન્ય હે પ્રત્યનિક એવા પરમાત્માને સંબંધિત છે પરમાત્માના પ્રકૃતિથી મુકાવું એટલે મુક્તા એમ અને ભગવાનથી ભગવાનનું ધાર્યું કરવું ભગવાનને રાજી કરવા એટલે એનાથી એનાથી ને આગળ એમ એટલે કીધું પ્રોક્તા ઉગતા એમ નહીં પ્રોક્તા નિર્ગુણા ભક્તા હવે તો એને કે વધારે તો શું કેવું એમ કોઈ ભગવાનનું ધૈર્યું કરે તો એને વધારે તો શું કેવું પરમાત્માના અર્થે ઇન્દ્રિય વ્યાપૃતિવાળી છે માટે તે ક્રિયાઓ અબંધક છે ગુણ શબ્દથી ગુણમાં રહેલી બંધકતાનું તાત્પર્ય બતાવે છે કર્મ એ કર્મ છે એટલા માત્રથી તે બંધક બની જતું નથી પરંતુ સ્વલ્પ દોષથી અર્થાત કર્મ કરવા પાછળના ઈરાદા દોષથી કર્મ બંધક બને છે ઈરાદો એને જો પોતાને કંઈક બેનિફિટ લેવાનો હોય તો એને બંધન થાય ઈરાદો એને ભગવાનને રાજી કરવાનો હોય કે ભગવાનના ભગતની સેવા કરવાનો હોય તો એને મુક્ત બનાવી દીધું આ શરીર છે તો પ્રકૃતિનું છે એટલે શું થઈ ગયું એમ એને ઓલું એને માથે તેને એમ કીધું પ્રોક્તા તે નિર્ગુણા ભક્તા એમ પ્રકૃતિમાં હોય એટલે શું થઈ ગયું તો એ મુક્ત છે એનો ઈરાદો એવો હોવો જોઈએ તે ઈરાદો જો હે પ્રત્યેની પરમાત્માના સંબંધિત હોય એટલે એને રાજી કરવાનો હોય તો હોય અર્થાત તે ઈરાદામાં તદર્થતા હોય તો અને પ્રાકૃતિક ભાવ દોષ કે સ્વાર્થ ન હોય તો તેમાં બંધકતા આવતી નથી ઉલટું તે મુક્તિનું સાધન બની રહે છે હું આ ચેષ્ટા કે કર્મ પરમાત્માને કે તેમના સાચા ભક્તને રાજી કરવા જ કરું છું એવો સંકલ્પ હોય ઈરાદો હોય તો તે ગુણ જ તો તે ગુણ જ છે અને મુક્તિનું સાધન બને છે માટે નિર્ગુણ કહેવાય છે ઈરાદો શેને કરે કરે છે ને શે નથી કરે મન બુદ્ધિથી તો મન બુદ્ધિ કેવા છે પ્રકૃતિના પ્રકૃતિના છે એટલે પ્રકૃતિ તોય મુક્ત થઈ જાય પ્રકૃતિથી મુક્ત થઈ જાય પ્રકૃતિના જ છે મન બુદ્ધિ બધાય પણ એવો ઈરાદો કરે કે મારે ભગવાનને રાજી કરવા છે ભગવાનને ભગતની સેવા કરવી છે એવો ઈરાદો કરે તો એ મુક્ત પૂરું થયું અત્યારથી મુક્ત મેર્યા પછી મુક્ત એવું નહીં બસ ઠેઠ લગી રહેતો વળી પછી વચ્ચે એમ થઈ જાય કે હું હોતે રાજી થઈ જાઉં એટલે ઠેઠ લગી નથી રહેતો એટલે વાંધો છે શરૂઆતમાં તો બહુ હોય પણ ઠેઠ લગી ન રહ્યા કોઈને એમ એટલે કે પાર ન ઉતરે મેર્યા સુધી શેડે શેડે થોડુંક મનમાં ઓલું થઈ જાય શેડે પૂગ્યા હોય તોય થઈ જાય પહેલાં તો શેડે પૂગે જ નહીં એટલે કે શેડે શેડે પૂગે તોય પછી ઓલું થઈ જાય પ્રકૃતિ તો કામ માયા છે એ તો કામ બગાડવા જ બેઠી છે કે જો ધ્યાન રાખીને બેઠી છે કે આ કંઈ આ ઠેકાણ પાડી દઉં એટલે છેડે છેડે બગાડી નાખે તે ક્રિયાઓ ગુણમય દેખાતી હોવા છતાં ગુણાતીત થઈ જાય છે એ સમજાણું નહીં શેડે બગાડે એમ એટલે અટાણનો હરખી કરી હોય એમ અટાણા ભીહામાં આવે તો હરખી એ કરી નાખી હોય અટણ ભી આમ આવ્યા હોય કે ઓલી હરખી કોઈ કરવા જ ન દે ત્યારે બાજુ ઓલે ડાંગડા લઈને ઉભા હોય તો રામ તણે સીધું થઈ જાય ડાંગડા લઈને ઊભા હોય તો રામધડ સીધું ન થાય કે ડાંગડા લઈને ઊભા હોય તોય હામ આવે તો હામ ન આવે એ બહુ સમજવું હોય ચારે બાજુ ડાંગડા લઈને ઉભા હોય તો રામધડ સીધું દોડવા જ મળે બહાર આગું જ મળે ભાગવા એમ એ તેમ જોવે ક્યાંય લાગ છે તો હામાં શીંગડા ભરાવે એટલે અટાણે અટાણે હાથે હરકી ન કરી હોય તમે શું કહો છો સાવધાન ન રહ્યો બગડે અટાણે જઈને થોડું ઘણું જો એવું હોય કે જો શક્ય હોય તો કોકને શીંગડો મારી લઈએ અને જો ડીંગડા લઈને ઉભા હોય તો દોડવા મળી એટલે તો તો જ પછી જયારે ડીંગડા લઈને વૈયા જાય તો એટલે પાછા ફરે એટલે શેડેથી પાછા ફેર્યા વૈયા અટાણે જેને એવું હોય થોડુંક તો શેડો બગડે એને અટાણથી જ નક્કી કરી નાખ્યું હોય કે શેડો બગડવા દેવો નથી તો વાંધો ન આવે લગભગ અને તો એ સાવધાન રહે તો ન બગડે નકર પોતે તો બગડવા દેવા ન હોય પણ બીજા કોઈક બગાડી નાખે આ કઈ એક થોડો છે બગાડનારો દોસ્તાર થઈ ગયા હોય તો કે એટલે તારે શિંગડા છે એનો ઉપયોગ શું હાવ હે કોઈ દી ઉપયોગ કર્યો કે ના તે કોક દીક કરવો જોઈએ નગર શિંગડા શું કામના એ વાપરે નહીં તો શિંગડા શું કામના હે એટલે કોક દી દોસ્તાર હોતે શીખવાડે એમ કે ક્યારેક ક્યારેક કાંઈ નહીં તો કોઈ ન હોય ડીંગડા વાળા તો કરાય તો એમ હતે બીજા હતે બગાડી દે એટલે પોતે ન બગાડ્યો હોય તો કાંઈ નહીં પણ બીજા બગાડી દે એટલે પોતે જ નક્કી કર્યું હોય કે આપણે બગાડવું જ નથી તો ન બગડે વળી અને તો પછી સાવધાન રહે તો ન બગડે છેડે તે ક્રિયાઓ ગુણમય દેખાતી હોવા છતાં ગુણાતીત થઈ જાય છે કારણ કે તેની બધી જ ક્રિયાઓ ભગવાનને પમાડીને જ સફળ થાય છે વિરામ પામે છે શાંત થઈ જાય છે તે સિવાય તેનું બીજું કાંઈ ફળ હોતું નથી ત્યાં સુધી ક્રિયા છે એ જંપે નહીં કોકે બહુ મોટી મહેનત કરી અને કંઈક સાધન કર્યું હોય કે પુરુષાર્થ કર્યો હોય અને એવો શુદ્ધ ઈરાદો કર્યો હોય કે હે ભગવાન આનાથી તમે રાજી થાઓ એટલે એ ક્રિયા પૂરી થઈ ગઈ પછી એ ક્રિયા છે ને એ એમને ચારે બાજુ આકાશમાં ઘુમાડા મારે રાખે અને એ ક્યારે વિરામ પામે આણે કીધું તું એ પૂરું કરીને પછી વિરામ પામે કોકે પાપ કર્યું હોય ક્યાંક પાપ કર્યું હોય તો એ પાપનું ફળ થાય તો એનું શું થાય એ આની ચાર આની વાહે ચારે બાજુ ઘુમડા મારી રાખે ઘુમડા મારી રાખે પણ ક્યાં સુધી ઘુમડા મારે એને હારી પેટી પાપના ધોકા મારે અને પૂરા મરાઈ જાય છેલ્લો ધોકો મરાઈ જાય પછી પછી એ કર્મ છે વિરામ પામે એમ ભગવાનને રાજી કરવા માટે બહુ તીવ્ર ઈરાદો કરીને ભગવાનને રાજી કરવા માટે કર્મ કર્યું હોય તો એ કર્મ આની વાહ ઘુમાડા મારે ઘુમાડા મારીને શું કરે કે આને ઠેઠ ભગવાન પાસે પુગાડી અને જોવે કે ભોગી ગયો કે નહીં પછી વિરામ પામે કર્મ માત્ર ને બધાનો આવો સ્વભાવ એટલે એને મુક્ત બનાવી દે જો હરખો ઈરાદો કરી અને એને બહુ મહેનત કરી હોય તો એ મહેનત કરેલી છે એ જેમ પાપ છે એ જીવની વાહ ઘુમડા મારે એમ આ હોતે એની વાહ ઘુમડા મારે ઘુમડા મારે ને એને પાપ છે એ શું કરાવે એને ઠેઠ નરકમાં લઈ જાય ને જમ પાસે લઈ જાય અને જમ ધોકા મારે તૈયાર રાજી થઈ ગયા હવે બરાબર થઈ ગયું આપણું કામ પૂરું થઈ ગયું પછી શાંત થઈ જાય એમ આ સારું કામ કર્યું હોય ભગવાનને રાજી કરવાનું અને બહુ મોટો પુરુષાર્થ કર્યો હોય ને બહુ તીવ્ર ઈરાદો કર્યો હોય તો એ કર્મ શું કરે એ આની વાં ઘૂમડા મારે અને ઠેઠ ભગવાન પાપ વગાડે અને ભગવાન એને પૂછે કે હા તું આવ્યો પછી ઓલું વિરામ પામે બધા કર્મનો એવું ફળ છે એટલે તો એવું કીધું પ્રખતાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરે રિયાતા એટલા માટે એ ભગવાનના ભગત છે એ મુક્ત નિર્ગુણ એટલે મુક્ત એ મુક્ત થઈ ગયા છે કારણ કે આ કર્મ એવા ઝાઝા એમાં જો ઝાઝા કર્મ કર્યા હોય તો એની વાહન વાહે ઘુમડા મારી નાખે ભરતજીએ બહુ ઝાઝા તપ કર્યા હતા તો એને ભૂલ થઈ ગઈ તો હરણના દેહમાં ઓલું કર્મ છે એની સારે બાજુ એને ઘોમડા મારતું હતું તું આય નહીં હાલ આમ એને લઈને ભૂત વળગે તો એમ નથી કેતા તું આય નહીં હાલ અમારી ભેળ એની વાહન વાહન ફરે ભૂત ભૂત વળગ્યું હોય પછી એની વાહન વાહ ફરે એ તું આય નહીં અહીં હાલ અમારી ભેળું આય નહીં હાલ અમારી ભેળું એમ એવું જેને આવું કર્મ તીવ્ર ઈરાદો કરી અને જેણે ભગવાનને રાજી કરવા માટે મોટો પુરુષાર્થ કર્યો હોય તો એ કર્મ એની વાહન વાહ ભમે રાખે જ્યાં સુધી જીવે ત્યાં સુધી વાહે ભમે રાખે મર્યા પછી હોતે વાહે ઘૂમે એને લઈ અને ઝાઝા જો કર્મ કર્યા હોય ભગવાનને રાજી કરવા હાટું તો તો બધા વાહે થાય એની વાહે થઈ અને ઠેઠ ભગવાન પાસે પોગાડે એને ભગવાન પાપ ઉગાડે ભગવાન એને કહે હા તું આવ્યો એમ હાજરી પૂરી લે પછી શાંત થાય એમાં હું આવ્યું એમ આગળ આવ્યું ને વાત તે ક્રિયાઓ ગુણમય દેખાતી હોવા છતાં ગુણાતીત થઈ જાય છે કારણ કે તેની બધી જ ક્રિયાઓ ભગવાનને પમાડીને જ સફળ થાય છે શાંત થાય છે ભગવાન ભગવાનની ક્રિયાઓ કરી હોય એવા ઈરાદાથી એને મોટો પુરુષાર્થ કર્યો હોય તો ભગવાનને પમાડી અને પછી શાંત થાય કોઈ પણ ક્રિયા થાય એ ફળ દીધા બેના શાંત થાય જ નહીં કોઈ પણ ક્રિયા કરી હોય મનમાં કરી હોય તોય મનમાં એમ સંકલ્પ કર્યો કે આને આપણે બે ભાઠા મારવા છે તો એ ક્રિયા છે એ તમારી વાહે ફેરે રાખે ને તમને બે ભાઠા પડે તો શાંત થાય ખડકી અને બે ભાઠા એકાદો વ્યાજ ન પડે તમને ત્રણ ભાઠા પડે તો પછી શાંત થઈ જાય કે હા બરાબર હવે બરાબર આપણા કે હરભેર થઈ ગયું આમ હરભેર ખાતું થઈ ગયું તમને બે ભાટા પડે થઈ થાય તમને એમ થાય કે આપણે આની કંઈક સેવા કરવી છે તો પછી એ ભલે થઈ ન હોય તો એનું પૂન થઈ ગયું હોય તો એ પૂન થઈ ગયું હોય તો એ તમને પૂન પમાડે ક્યાંક તમને લાભ કરાવે ત્યાર પછી એ કર્મ શાંત થાય ફળ દીધા વિના કોઈ કર્મ શાંત થાય જ નહીં કોઈ કરતા કોઈ એમાં સારું કર્મ છે એ તો થાય જ નહીં કોઈ દી સારું કર્મ છે એ તો પાપ કર્યું હોય તો એનું પ્રાયશ્ચિત કરી નાખે અને વળી ભગવાનને પ્રાર્થના કરે તો કદાચ થોડુંક શાંત થઈ જાય મહારાજ કે હોળીનું કાંટે થઈ જાય હોળીનું કાંટે થઈ જાય અને આમાં તો હોળીનું કાંટે થતું જ નથી જેટલું તમે સારું કર્મ કર્યું હોય એટલું પૂરું ફળ તમને આપે અને પછી શાંત થાય તો ભગવાનને રાજી કરવાનો ઈરાદા કર્યો હોય તો એનું ફળ તો એ ભગવાન પાસે જાય તો શાંત થાય ત્યાં સુધી એને ધક્કાવે જેમ ભરતજીને ધક્કાવ્યા એવી રીતે ત્યાં સુધી એને ધક્કાવે ત્યાં જઈને પોગાડે પછી એ કર્મ છે એ શાંત થઈ જાય એટલે પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરે રહ્યા હે પછી તમે હેરાન થાવ ત્યારે એ એમ કે કે લાગનો છો એને એ કોક થતો હોય તો આપણે વારો તો આવે જ કોક દીક કે વારો ન આવે તો હું એનું ફળ થાય કે નહીં કાંઈ એમ આ થાય તો થોડુંક થાય તો એટલે તો મહારાજે સાધુને કીધું કે બોલો હોય તો એનું કોઈ દી ખરાબ ઈચ્છવું જ નહીં દુષ્ટ માણા આવીને એક બે દંડા મારે તો એને એમ થાય કે આને કોઈક બીજો મારી જાય તો સારું એવું ઈચ્છવું જ નહીં એમ એટલા માટે વાત સ્થૂળ કર્મ કરતા સૂક્ષ્મ સંકલ્પ થતો એનું વધારે એવું ન હોય કઈ કે એમાં વેગથી કર્યું હોય એવું એ વધારે કર્મનું ફળ છે એ વેગને પ્રમાણે મળે છે તમે કેવા વેગથી કર્યું છે એમાં અતિ મહારાજ કે એમાં ઇન્દ્રિયો ભળે મન ભળે ને જીવ હોતે ભળી ગયો હોય અને તમે સંકલ્પ કર્યો હોય તો એનું બહુ જાજુ ફળ થાય બધામાં હારા કામમાં મોળા કામમાં બધામાં હારા કામમાં જો જીવ ભેળવો હોય તો સારું થાય નકર તો બહુ સકરવાર ન રહે જીવ ન ભેળવો હોય તો આપણે બધા કરીએ જ છીએ કે નથી કરતા જીવ ન ભળે એમાં જીવ તો ક્યાંક બીજે ડોકું કાઢીને બેઠો હોય અને આપણે બેઠા હોય ત્યાં એટલે ચારે બાજુ ડીંગડા લઈને બેઠા હોય એટલે ક્યાંય જઈ ન એકીએ એટલે એટલે જીવ ન ભેળો હોય તો પછી એવું કામ થાય જીવ ભળે તો એનું ફળ વધારે થાય ધૂળ કર્યું હોય કે સૂક્ષ્મ કર્યું હોય એનાથી બહુ જાજો ફેર નથી એનો જીવ ભળી ગયો હોય હસડો નીચોવાઈ ગયો હોય તો એનું કામ એનું ફળ મોટું થાય પછી હારા કામમાં નીચોવાઈ ગયો હોય કે મોળા કામમાં નીચોવાઈ ગયો હોય જેમાં હારા કામમાં જો જીવ ભળી ગયો હોય નીચોવાઈ ગયો હોય તો એનું ફળ એવું થાય અને મોળા કામમાં એવું તેની બધી જ ક્રિયાઓ ભગવાનને પમાડીને જ સફળ થાય છે વિરામ પામે છે શાંત થઈ જાય છે તે સિવાય તેનું બીજું કોઈ ત્યાં સુધી શાંત થતી નથી ભગવાનની ક્રિયા છે ભગવાન સંબંધી ક્રિયા એ તો બહુ જોરદાર છે એકદમ એમાં પાવર બહુ હોય છે પાપ કરેલી ક્રિયા પાપ કર્મ કરતા એમાં પાવર બહુ હોય છે એટલે એ તો શાંત જલ્દી થાય જ નહીં એનું ટાર્ગેટ મેળવા સિવાય શાંત ન થાય એટલે જેને તીવ્ર ઈરાદો કર્યો હોય કે આનાથી મારે ભગવાનને બહુ જ રાજી કરવા છે અને ભગવાન પાસે જવું છે તો એ તો ભગવાન પાસે પુગાડાવીને શાંત થાય જ નહીં કોઈ વાત કોઈ વાત ન શાંત બહુ સ્ટ્રોંગ હોય એવી આ જગતની ક્રિયાઓ સ્ટ્રોંગ ન હોય ભગવાનની ભગવાનને પામવા માટે જેણે તીવ્ર ઈરાદો કર્યો હોય અને બીજા ઘણા પાપ હામાં આડા આવે તો એ બધા પાપ આવે તો આને રોકી ન શકે એટલી બધી ભગવાન સંબંધી ક્રિયા છે એ સ્ટ્રોંગ હોય જેવા ભગવાન સ્ટ્રોંગ છે એવી એની ક્રિયા હોતે સ્ટ્રોંગ હોય એટલે જલ્દી એને કોઈ રોકી ન હોય જીવ ભળીને આમ નીચો વાઈ જઈને ઈરાદો કરવો હોય કર્યો હોય તો થાય એટલે તારો મન હોતે રાખ્યો મરતી મનતી મરતી કાન હલાવે તો એમાં કાંઈ ન થાય ચકરવાર નથી ભગવાનને મુશ્કેલી થાય કે આ કહેતો તો હું થાળ ધરાવ આવે પછી તો આવ્યો નહીં મરતી મરતી કાન હલાવે તો પછી બીજી ક્યાંક સડી સડી ગયો હોય તો ભગવાનને મારે બીજાને ઘેર જવું કે અહીંયા ના રહેવું એમ કે મુશ્કેલી થઈ જાય નહીં હોતે મરતી મરતી કાન લાવે તો બધાને મુશ્કેલી થઈ જાય ને આપણે વાદો દીધો એક તમે તમને આમ કરી દેવું અમે પછી એ બધા વાટ જોઈને બે બિચારા ઠાકોરજી તો વાટ જોઈને બે કે હું આ ભૂખ તો લાગી છે પણ આવવાનો છે એ બિચારાને ક્યાંક કામ આવી ગયું છે કેટલાય હોય બીજા એટલે એટલે ભગવાન વાટ જોવે પણ તા તો પછી તો પછી તો એક વાગ્યા પછી તો હોવાનું ટાણું થઈ ગયું હોય એટલે કે કાંઈ નહીં નો આવ્યા ભગવાને પછી પછી બીજે જાય તો ન્યાય ખલાસ થઈ ગયું હોય હા જે વાત આવે એટલે એને મરતી મરતી કાન હલાવે એવું કરે તો પછી ભગવાન જો ભગવાન માથું હલાવે કે વાત તેની બધી જ ક્રિયાઓ ભગવાનને પમાડીને જ સફળ થાય છે વિરામ પામે છે શાંત થઈ જાય છે તે સિવાય તેનું બીજું કાંઈ ફળ હોતું નથી ઈરાદો જેવો કર્યો હોય કે ઈરાદામાં કાંઈ બીજું ન હોય તો બીજું ફળ ન હોય અને ઈરાદામાં કાંઈક ભેળવી દીધું હોય મીઠું મરચું તો પછી ઠેઠ ન પોગાડે મૂળ શ્લોકમાં હરિ આવો શબ્દ છે અરે હે એમ છે ને હરે હરે મૂળ હરિ શબ્દ છે એમ હરે હે નિર્ગુણ હરે હે મૂળ શ્લોકમાં હરિ આવો શબ્દ છે હરિ એટલે આશ્રિતોના કાળ માયા તથા યમના ભયને જે હરે જે ટાળે તે હરિ કહેવાય એનો સંબંધ થયો છે એટલે તો ત્યાં સુધી પોગાડે જઈએ હરે હે નિર્ગુણસ્ય હરે હે સંબંધાત તત્ક્રિયા હરિ એટલે આશ્રિતોના કાળ માયા તથા યમના ભયને જે હરે જે ટાળે તે હરિ કહેવાય તે વિષ્ણુ ધર્મમાં કહ્યું છે કે નાસ્તિ માયા ભયમ તેષામ નાસ્તિ કાલ ભયમ ક્વચિત નાસ્તિવ કૃષ્ણ ભક્તાનામ ભયમ તથા ભગવાનના આત્મનિવેદી ભક્તોને કાળ માયા તથા સૂર્યપુત્ર યમરાજનો ભય હોતો નથી તે ભક્તોની નિર્ગુણ ક્રિયા ભગવાનની પ્રાપ્તિ કરાવે છે ગીતામાં કહ્યું છે કે મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રવિજાને પ્રિયોસી મે પ્રતિજાને પ્રિયોસી મે હે અર્જુન તું મારા સ્વરૂપમાં મન રાખ મારો ભક્ત થા મારું પૂજન કર મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ વાત હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું તું મને અત્યંત પ્રિય છો ભાગવતમાં પણ કહ્યું છે કે સત્વે પ્રલીનાહ સાધ્યંતી નરલોકમ રજોલયા સત્વે પ્રલીનાહ સ્વર્યંત સત્વે પ્રલિના સ્વર્યાંતિ નરલોકમ રજોલયા તમોલયાસ્તુ નિરયમ યાંતિ મામેવ નિર્ગુણા સત્વગુણની અભિવૃદ્ધિ વખતે જેનું મૃત્યુ થાય તે સ્વર્ગમાં જાય છે રજોગુણની વૃદ્ધિ સમયે મરણ થાય તો તે માનવલોકમાં જન્મ લે છે અને તમોગુણ વધ્યો હોય ત્યારે જો પ્રાણ છૂટે તો તે નરકમાં પડે છે અને નિર્ગુણ ભાવને પામેલા ભક્તો મને જ પામે છે આવા ઈરાદામાં પ્રાણ છૂટી ગયો હોય તોય ભગવાનને પામે નિર્ગુણ એટલે આવો ઈરાદો એમ આવો ઈરાદો કર્યો હોય અને એ ઈરાદો હજી વિસર્જન ન થયો હોય અને જો એના પ્રાણ છૂટી જાય તો ભગવાનને પામે પાછું વિસર્જન થઈ ગયું હોય કાકો કઈ આવીને વિસર્જન કરી નાખ્યું હોય કે લાય આવું એટલું બધું ન કરાય આ બધા જે કરે છે એમ કરાય હું એકલો શું કરવા કરું આ બધા કરે છે એમ કરાય એમ અને આપણે કઈ એવા કઈ મોટા કોઈ ભૂંડા ભોગ લાગ્યા છે તો આપણે એકલા કરી હે બીજા બધા લેર મારે છે તો આપણે એકલા શું કરવા કરીએ તો એમ જો મળી જાય તો એનો ઈરાદો છે એ વિસર્જન થઈ જાય વિસર્જન થઈ જાય અને પછી જો મરે તો પછી ભગવાનની જવાબદારી નહીં હજી એમને જો આખો ઈરાદો હોય તો નિર્ગુણા હા એમ મામ યાતિ નિર્ગુણા હા તો ઈરાદો એમણે હોય તો વાંધો નહીં છેલ્લે છેલ્લે વિસર્જન થઈ ગયો હોય કહેવાય તો ભૂંડા ભોગ લઈ ગયા આપણે આ એકલાને જ કરવાનું આ કૂટવાનું કહેવાય કરવાનું તો ન હોય એમાં કૂટવાનું હોય આપણે એકલાને જ કૂટવાનું તો પછી ભીંડા ભૂંડા ભોગ લાગ્યા તમે કાંઈ વાંધો નહીં બીજાને હોતે કૂટવા દો નહીં અને આવડે તો ખરું કૂટતા તો તમને એકલા કૂટતા આવડે કે જાજા હોય તો હરખું મજા આવે કૂટવાની મજા તો જાજા હોય તો આવે એકલા હોય તો ધડાંગ અવાજ ન થાય કૂટતા ભાડા છે કે નહીં હે જોયા છે કૂટતા તમે તો ન જોયા હોય હાવ હાવ નાના નાના હોય ને મંદિરમાં આવ્યા હોય એને કૂટતા કે જ જોયા હોય તમે જોયા સંજયભાઈ કૂટતા હે એકલા મજા આવે કે ઝાઝા હોય તો એટલે આને મનમાં એમ થઈ ગયું કે આપણે એકલાને જ નકરું કૂટવું કોઈક ઝાઝા હોય કૂટવા વાળા તો કૂટીએ નકર કઈ નહીં તો પછી ઈરાદો વિસર્જન થઈ જાય તો પછી પછી જ્યાં જતો હોય ત્યાં જાય નકર કે મામયાતી અને નિર્ગુણ ભાવને પામેલા ભક્તો મને જ પામે છે એટલે એકલો કૂટતા એકલો કૂટતો હોય તો મને પામે પછી જો બધા ભેળા થઈને કૂટે તો પછી વળી બીજાની વાટ જોઈ રહેતો યથા ગંગા ગંગાંબુનો યોગાત ગંગામ અંબુનો ઠીક યથા ગંગાંબુનો યોગાત રથ્યા વાર્યપી ગાંગતામ યાતિ નિર્ગુણતામેવમ ક્રિયા ગુણમયી હરે જેમ ગંગાજળના યોગથી બજારનું ગટરનું પાણી ગંગાજળ રૂપ થઈ જાય છે તેમ નિર્ગુણ એવા શ્રીહરિના યોગથી ભક્તની ઉપરની માયિક દેખાતી બધી જ ક્રિયાઓ નિર્ગુણ ભાવને પામી જાય છે કે કીર્તન કડી છે ને શું છે સુરસરી નામ સેરો હે એક નદિયા એક નાલ કહાવે મેલોહી નીર ભર્યો દોનો મિલી એક બરન ભઈ સુરસરી નામ સર્યો એટલે હું એટલે સાંભળ્યું છે કોઈ સાંભળ્યું જ નથી સાંભળ્યું જ નથી અરે તો તો હે એક નદીયા એક નાલ કહાવે એમ નાળી એમ ગટર હોય ને ગટર ગટરનું પાણી ગંગામાં ભળે પછી એની લોટી ભરાય તો ગટર રહ્યા પછી તો ગંગાજળ સુરસરી નામ શેર્યો સુરસરી એટલે શું ગંગાજળ સુરસરી એટલે એનો અર્થ શું થાય દેવતાની નદી દેવતાની નદી થઈ ગઈ કોણ ગટર ગટર એ દેવતાની સુરસરી નામ શેર્યો એમ એટલે આની આની ક્રિયા બધી ગટર જેવી છે એમ પણ તો એમ થયું કે ભગવાનને રાજી કરવા હું કંઈક કરું ઈરાદો કરું તો સુર નામ બધા એને આત્મન કરે એમ આત્મન શું કહેવાય કે એણે કર્યું તેમ કરીએ આપણે એમ એણે કર્યું તેમ કરીએ એણે કર્યું તો એમ આપણે કરીએ એને બધા આત્મન કર્યું કહેવાય અને ગટર કર્યું હોય તો ઓ એનાથી સેટા રહેજો ભાઈ ખબર છે ને ઓલા આમ કર્યું તું એમ એવું ન થઈ જાય એમ એટલે ગટર કરી કહેવાય આપણે ક્યાંક એવું કરીએ કે વાંહે કોઈક એવું કે એને કર્યું તેવું કોઈ થઈ ન જાય તો ગટર કરી સુરસરી નામ સર્યો એમ આ ગટર જેવો હોય અને ગંગા જેવો થઈ જાય અને ગંગા જેવો હોય તો ગટર જેવો થઈ જાય જેમ ગંગાના ગંગાજળના યોગથી બજારનું ગટરનું પાણી ગંગાજળ રૂપ થઈ જાય છે તેમ નિર્ગુણ હરિદ્વારથી લાવ્યા છે એમ હરિદ્વારથી પણ ઋષિકેશની ગટર પડી ગયું હોય એમ એમ તેમ નિર્ગુણ એવા શ્રીહરિના યોગથી ભક્તની ઉપરથી માઇક દેખાતી બધી જ ક્રિયાઓ નિર્ગુણ ભાવને પામી જાય છે આવું વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે માટે ભગવાન સંબંધી ધર્મ નિર્ગુણ જ હોય છે એ નિશ્ચય છે એમાં કાંઈ વિવાદને સ્થાન નથી માટે નિર્ગુણ ધર્મની શ્રેષ્ઠતા ભાગવત એકાદશ કંધમાં દર્શાવી છે જેમ કે નહ્યંગ નહ્યંગોપક્રમે ધ્વંસો મદ ધર્મસ્યો ધર્મ મદ ધર્મસ્યોદ્ધવ વાણવપી વદ્ધ વાણવપી મદ વાણવપી મયા વ્યવસ્થિત સમ્યક નિર્ગુણત્વા દનાશિષ હે ઉદ્ધવ આ મારો પોતાનો ભાગવત ધર્મ છે તેનો એકવાર આરંભ થઈ ગયા પછી કોઈ પણ વિઘ્ન તેમાં ફરક પાડી શકતું નથી નુકસાન કે નાશ કરી શકતું નથી કારણ કે આ ધર્મ નિષ્કામ છે તે નિર્ગુણ હોવાથી સ્વયં મેં જ સર્વોત્તમ નિશ્ચય કર્યો છે શ્લોક વાંચો ફરીથી નહ્યંગોપક્રમે ધ્વંસો મધર્મસ્યોદ્ધ વાર્ણવપી મયા હો એનો અર્થ થાય નહ્યંગોપક્રમે ધ્વંસો એટલે હું શબ્દ છૂટા પાડો જી શું છે એમાં નહીં અંગ ઉપક્રમે ધ્વંસો ધ્વંસ એટલે આગળ જતા નાશ નથી પામતા અંગ હું અંગ બધી રીતે બધી રીતે અંગ એટલે બધી રીતે એવું કે કૌમદીમાં આવે છે એ અંગ એમ ઉદ્ધવજી ને સંબોધન કરે છે ભગવાન એ અંગ ઉપક્રમે ધ્વંસો અણબપી ધ્વંસો ના એમ કોઈક શરૂઆત કરી દે તો એનો એક અણુ કોઈ ખંડિત ન કરી ખાલી ઉપક્રમ એટલે શરૂઆત કરવી પૂરું ન કરવું નેહાભિક્રમના સ્વસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત એમ છે કે ભગવાન સંબંધી ભગવાનને રાજી કરવા માટે સંકલ્પ કર્યો હોય અને કંઈક થોડુંક થઈ જાય તો એ ક્રિયાને કોઈ ખંડન કરી શકે નહીં એ કાળે કરીને ગહાય નહીં એવી ને એવી જ રહે જૂની ન થાય એવી ને એવી અને આને ઠેઠ ભગવાન પાસે પોગાડે એવો નિર્ગુણનો પ્રભાવ છે બળવાન પ્રભાવ છે એને કોઈ કરતાં કોઈ નાશ જ નથી કરી ઉપક્રમે ધ્વંસોના નેહા વિક્રમ નાશો એમ નેહાભિક્રમ નાશ કીધો ને અહીંયા ધ્વંસ કીધો છે અહીંયા ઉપક્રમ કીધું છે ત્યાં અભિક્રમ કીધું છે બે એકનો અર્થ છે નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાય તે મહતો ભયા નહીં અંગો ઉપક્રમે ધ્વંસો નહીં અંગ નહીં અંગ ઉપક્રમે ધ્વંસો મત ધર્મસ્ય ઉદ્ધવાણ વપી એ ઉદ્ધવ અણુ અપી એમ અણુ અપી ધ્વંસો એનો એક અણુ પણ નાશ નથી થતો થોડું ઘણું નાશ થયું બાકી રહી ગયું એવું નહીં એક અણુ પણ એનો નાશ ન થાય ભગવાનને રાજી કરવા કર્યું હોય તો મયા વ્યવસ્થિત સમ્યક મેં નિર્ણય કર્યો છું મયા વ્યવસ્થિત સમ્યક વ્યવસ્થિત ચારે બાજુથી જોઈને નિર્ણય કર્યો છે એમાં કોઈ ખંડિત કરી શકે એવું નથી એમ નિર્ગુણત્વા દનાશિષ હે ઉદ્ધવ આ મારો પોતાનો ભાગવત ધર્મ છે તેનો એકવાર આરંભ થઈ ગયા પછી કોઈ પણ વિઘ્ન તેમાં ફરક પાડી શકતું નથી નુકસાન કે નાશ કરી શકતું નથી કારણ કે આ ધર્મ નિષ્કામ છે તે નિર્ગુણ હોવાથી સ્વયં મેં જ નિશ્ચય કર્યો છે વળી ગીતામાં પણ ભગવાને ભગવાન સંબંધી નિષ્કામ ધર્મ વિશે કહ્યું છે કે નેહાભિક્રમ નાશોસ્તી અતયવ તે ભક્તા હા નિર્ગુણા પ્રોક્તા એમાં શું લખ્યું છે કે કોને કીધું ભાઈ જોવો જોઈએ આમાં મૂળમાં જો અતએવ તે ભક્તા હા નિર્ગુણા પ્રોક્તા વાંચો છે નથી અતયવ તે ભક્તા નિર્ગુણા પ્રોક્તા હે શું કીધું એટલે શું એનો અર્થ શું એનો ભગવતે ઇતિ શેષ ભગવતે ઇતિ એટલે હું એમ એ તો નાળિયેર નથી બધું તો શેષ ક્યાંથી શેષ ક્યાંથી ને હે ભગવતા ઇતિ શેષ એમ પ્રોક્તા કેન પ્રોક્તા શાસ્ત્ર ભગવતા એવું કીધું શાસ્ત્ર એ તો આપણે કીધું તું એમ આમાં તો શું કીધું ભગવતા ઇતિ પ્રોક્તા ક્યાં કીધું ભાગવત ભાગવત ભાગવત માં કીધું ને ભાગવત નો શ્લોક આવ્યો કે નહીં ભાગવત ક્યાં કીધું છે તો કે ભાગવત માં કીધું કોણે કીધું ભગવાને કીધું ભગવતા પ્રોક્તા ઇતિ શેષ એટલે શેષ નું શું થયું પછી કે કોઈ ખાઈ ગયા કે શું થયું હે આખું નાળિયેર તો શેષનું આખું નાળિયેર હતું કે શેષ જ હતી ખાલી શેષ નું શું થયું ઋષિ સામે તો બાકીનું બધું ક્યાં શેષનું શું થયું તમારે તમારે કઈ શેષ હાથમાં આવી તમને કઈ કઈ નું આવી તમને કઈ શેષ હાથમાં આવી આખું નાળિયેર હતું વખતે બધાને આવવી જ જોઈએ શેષ નું હોય થયું ભગવતા ઇતિ શેષ એટલે આપણે ભગવતા એનું તો કરી નાખ્યું ને શેષ બાકી રહી ગઈ અને કોણ ઉપાડી ગયું લોટકો કોણ છે એને મારી વજા પણ હું ભાઈ સ્વામી કીધું છે ના ના આ શ્લોકમાં નિર્ગુણા પ્રોક્તા તો એ ભગવતા એટલું એમાં હાયમું નથી એટલે એ શેષ બાકી રહી ગયું એ ઉમેર્યું ભગવતા એથી શેષ એ આટલું ઉમેરી અને પછી અન્વય કરવાનો ભગવતા પ્રોક્તા સારું શેષ આવી ગયા હાથમાં વળી ગીતામાં પણ ભગવાને ભગવાન સંબંધી નિષ્કામ ધર્મ વિશે કહ્યું છે કે નેહાભિક્રમ નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમલ્પસ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત આ ભગવાન સંબંધી નિષ્કામ ધર્મ આત્મનિવેદનરૂપ ભાગવત ધર્મ એવો છે કે તેની શરૂઆત થઈ ગઈ હોય શરૂઆત માત્ર જ થઈ હોય તો પણ તેનો ક્યારેય નાશ થતો નથી તેમાં કોઈ ક્ષતિ આવવાથી સકામ ધર્મોની જેમ વિપરીતતા કે વિપરીત ફળ થતું નથી પ્રત્યવાયો ન વિદ્યતે ઊંધો નથી થતો ભગવાનને રાજી કરવા માટે કર્યું હોય તો ઊંધો નથી થતો અને અલ્પ એવું પણ એ સંબંધિત આચરણ થયું હોય તો મોટા ભય થકી એટલે કે સંસારના જન્મ મરણ લખચોરાશી વગેરે ભય થકી રક્ષણ કરે છે મહારાજ ઓલે ભક્ત ચિંતામણ મનીષ કુળાન સાહેબે લખ્યું છે કે દાદોભાઈ દીવાન હતો એને આખી જિંદગી પાપ જ કર્યા હતા તો એને ક્યાંક ફંક્શન હતું તો એમાં અહીંયા સાધુને બે રોટલા દીધા હતા તો અંતે જમ તેડવા આવ્યા એટલે પછી જમ જમરાજા પાસે ગયું કે આનું કાંઈ પોઈન છે કે નહીં તો કે હા બે રોટલા દીધા સાધુને એ ઓલું ફંક્શન હતું એટલે કાંઈ ઈરાદાથી નથી દીધા એમ તો એને ત્યાંથી છોડાવી અને ભગવાન પાસે લઈ ગયા સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાય તે મહતો ભયા જમપુરી જેવો ભય તો કોઈ બીજો કહેવાય નહીં પણ એટલું જ કર્યું સાધુને રાજી કર્યા બે રોટલા દઈને તો જમપુરી ટળી દીધી મોટા ભય થકી રક્ષા કરે છે વળી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ અંતકાળે પણ છેલ્લા શ્વાસ વખતે શ્લોક બાકી છે બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ય પિયેશામ એ ગીતાનો શ્લોક છે રાખો સહજાન સ્વામી મહારાજની જય